સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવી સૌનક મુનિએ અનેક પ્રશ્નો કર્યા છે સૂતજી હવે કથાનો આરંભ કરે છે દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાદયોગી વાસવ્યામ કનયા બદ્રીનારાયણ ની જાત્રા જે વૈષ્ણવો કરી છે એમને ખબર છે નારાયણના માર્ગમાં અનેક પ્રયાગ સૌથી પહેલો દેવ પ્રયાગ જ્યાં શ્રી રામચંદ્રજી ગંગા કિનારે વિરાજે આગળ જાઓ રુદ્ર પ્રયાગ જ્યાં અલકનંદા ગંગા અને મંદાકીની ગંગાનો જ્યાં સંગમ થયો જ્યાં ભગવાન શંકર નો નિવાસ છે આગળ જાઓ વિષ્ણુ પ્રયાગ બદ્રીનારાયણ થી ચાર પાંચ માઇલ દૂર કેશવ પ્રયાગ નામનું તીર્થ છે જ્યાં અલકનંદા અને સરસ્વતી નો મધુર સંગમ થયો વ્યાસ નારાયણ ત્યાં બેઠા છે વ્યાસ મહર્ષિ નો ત્યાં શમ્યાપ્રાસ નામનો આશ્રમ છે વ્યાસ મહર્ષિ ને કલયુગના દર્શન થયા છે હવે દ્વાપર ની સમાપ્તિ થવાની હતી નો આરંભ હજુ થયો નથી દ્વાપર યુગની સમાપ્તિમાં વ્યાસ મહર્ષિ મહર્ષિને કલયુગના દર્શન થયા અને ને જેવું દેખાયું છે એવું કલયુગનું વ્યાસજીએ વર્ણન કર્યું છે અને જેવું વર્ણન કર્યું છે એવું જ બધું થાય આજકાલ જે કઈ થઈ રહ્યું છે પાંચ હજાર વર્ષો પહેલા જ વ્યાસજી એ બધું જોયું કલયુગના વિનાશી લોકો કુલગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે કલયુગમાં વર્ણશંકર જાતિશંકર બહુ થશે કલયુગના લોકોનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થઈ જશે અર્થ અને કામથી નો માનવ આગળ જશે કલયુગના લોકો વેદાધ્યયન કરી શકશે કદાચ કોઈ વેદ નું અધ્યયન કરે વેદ નો અર્થ સમજવો બહુ કઠણ વેદ ની ભાષા બહુ કઠણ છે વેદ નો અર્થ સમજાય મોટી જ્ઞાનની વાતો કરે અને મન બે ચાર મિનિટ માટે મૂળક પડશે કૌરવ પાંડવોનું અનાધિકાળનું આ યુદ્ધ છે શરીર એ કુરુક્ષેત્ર છે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર વિદ્ય વિધીયતે શરીર નિરોધન આવીને કે છે ઠંડી પડી છે રજે ઓળીને મજા ઘરને અત્યારથી ઉઠીને શું કરવું કેટલાક લોકો જાગે છે પણ ઉઠતા નથી વિચાર કરે છે ન તો છ વાગે આવે છે ને અત્યારથી ઉઠીને શું કરવું આપણની વાતો કરે હું જાગતો હતો મેં ચાર ના ટકોરા સાંભળ્યા પાંચ ના ટકોરા સાંભળ્યા ટકોરા સાંભળીને કઈ કર્યું બધા શું કરવાનું ધર્મ અને અધર્મ લડે કોઈ પણ માનવ ની પરીક્ષા કરવી હોય સવારે કેટલા વાગે ઉઠે ઉઠ્યા પછી શું કરે છે જેને અંદરથી થોડો પણ ભક્તિ નો રંગ લાગ્યો હોય એ સવારે ચાર વાગ્યા પછી પથારીમાં હોય એ જાણે છે ભક્તિનો આનંદ તો સવારે જ મળે છે કોઈ પણ માનવ નું મુખ જોયા પછી મન ચંચલ થાય કોઈ પણ માનવ નું મુખ જોતા પહેલા ભગવાનની ભક્તિ સ્વરૂપ ને હૃદયમાં સ્થિર કરી પછી જગતને આખા મહાભારતમાં વેદનો અર્થ સમજાવ્યો સરળ ભાષામાં અને દૃષ્ટાંતો દ્વારા એને રોચક રોષનું ભાન થશે મારા ઘેર કોઈ સંતા વ્યાસજીને સત્સંગ કરવાની ઈચ્છા થઈ છે સત્સંગ વિના સ્વદોષનું ભાન થતું નથી મારા ઘેર કોઈ સંત આવે પરમાત્માની પ્રેરણાથી દેવર્ષિ નારદજી ત્યાં વ્યાસજીના કાને મધુર ધ્વનિ આવે છે નારાયણ નારાયણ નારાયણ અસર કરતા ચાલે છે આંખમાં નારાયણ મુખમાં નારાયણ મનમાં નારાયણ રોમ રોમમાં નારાયણ નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા નારદજી મહારાજા વ્યાસાશ્રમમાં નારદજીની પધરામણી થઈ વ્યાસજીએ સ્વાગત કર્યું છે સુંદર આસન આપ્યું છે નારદજીની પૂજા કરી છે એ કુશલ સમાચાર શરીર શરીર જ નથી વિષયાશક્તિ મનને અશાંત કરે સંતોનું સર્વતા કુશળ જ છે વ્યવહાર દ્રષ્ટિથી આ પ્રશ્ન કરે પરિતુષ્ય દિશાની રહા આત્મા માનસ તમારું મન તો સાફ કરે છે વ્યાજી હાથ જોડ્યા છે ભગવાનની કૃપા છે તમારા જેવા સંતો દયા રાખેલો છે આનંદ થાય છે કે મહારાજ મને આજે એવું લાગે છે તમે કોઈ ચિંતામાં બેઠા છો તમે આનંદમાં બેઠા નથી તમને કોઈ ચિંતા થઈ વિશ્વમ પર્યટન નરકૈવ ત્રિલોકીમ અંતશ્ચરો વાયુરિવાત્મ સાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતૈ સ્નાતસ્ય મે ન્યૂનમલમ વિચક્ષ્વ પરે બ્રહ્મણિ અવરે ચ બ્રહ્મણિ સ્નાતસ્ય મેં હું વિચક્ષુ મારા વખાણ ન કરો મારી કોઈ ભૂલ થઈ મારી ભૂલ બતાવશો તો હું તમારા ઉપકાર જેને તમારી બહુ લાગણી હોય એ જ તમારી ભૂલ તમને બતાવશો ભગવતો મનમ એને વાસૌ ન તુષ્યેત મન્યે તદર્શનમ ખિલમ પ્રેમમાં પાગલ થઈને આપે શ્રી કૃષ્ણની મધુર આવે છે અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે આ જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી તો ભગવાન માયાના પડદા મારે છે જ્ઞાન શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય કેટલાકમાં જ્ઞાન હોય છે પૈસા સાથે બહુ પ્રેમ કરે છે હજાર બે હજાર નું નુકસાન થાય ને તો કલાક બે કલાક હૈયું પાડે છે મારા બે હજાર ગયા તારો જન્મ થયો ત્યારે તું તે બે હજાર લઈને અહીં આવ્યો તારા તારા રૂપિયા ક્યાં ગયા તારું શું ગયું જ્ઞાની પ્રભુ પ્રેમી ન થાય તો જ્ઞાન થી બહુ લાભ થતો નથી કેટલાકમાં જ્ઞાન હોય છે એમની કોઈ નિંદા કરે તો એમને થોડું દુઃખ થાય છે લોકો મારી નિંદા કરે નિંદાની અસર મન ઉપર કેમ થાય જીવ ભગવાન કરતા પણ જગત સાથે વધારે પ્રેમ કરે અને તેથી નિંદાની અસર થાય જગત કરતા જે ભગવાન સાથે પ્રેમ વધારે કરે એની કોઈ નિંદા કરે એને દુઃખ થશે માયામાં ફસાયેલો જીવ માયાએ જેને ભૂલાવ્યો છે એ જીવ શું ન કરે જ્ઞાની પ્રભુ પ્રેમી થાય તો જ જ્ઞાન સફળ છે કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય આખો દિવસ સત્કર્મ કરો પણ સત્કર્મ કરતા સાવધાન રહેજો મારા અંદર અભિમાન આવે નહીં મારો અભિમાન વધે નહીં અભિમાનને મારવા માટે સત્કર્મ આખો દિવસ સત્કર્મ કરો અને એવી ભાવના રાખો હું કરતો નથી ભગવાન કરે જે કઈ સારું થાય છે એ ઈશ્વર જ કરે છે અને જે કઈ ખોટું થયું એ મેં કર્યું છે એવી ભાવના હોય તે પ્રભુના માર્ગમાં આગળ સત્કર્મ કરવાનું ભગવાન માટે પ્રેમ રાખો પ્રભુએ કહ્યું પ્રભુએ કહ્યું શક્તિ અને બુદ્ધિ જયારે ભગવાન આપે છે ત્યારે માનવના હાથે સત્કર્મ થાય માનવ કોઈ ખોટું કામ કરે છે ત્યારે માનવમાં માયાનો પ્રવેશ હોય છે કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય જ્ઞાન યોગ પણ ભગવત પ્રેમથી સફળ થાય મહારાજ હવે બહુ જ્ઞાનની જરૂર નથી ભયંકર કલિયુગ આવે છે ના વિનાશી લોકો તમારું તત્વ જ્ઞાન પચાવી શકશે જગત ને પ્રેમ શાસ્ત્ર કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી જીવ જગત સાથે પ્રેમ કરીને જ દુઃખી થયો છે જીવ પરમાત્મા સાથે પ્રેમ સ્વભાવ પ્રેમમય છે ભગવાન બધા સાથે પ્રેમ જ કરે છે પૂતનાએ ભગવાનને કહ્યું મને કોઈ દીકરો નથી પૂત શબ્દનો અર્થ છે પુત્ર અને ના શબ્દનો અર્થ છે નહીં પૂતના કે છે મને દીકરો નથી હું દુઃખી છું બાલકૃષ્ણલાલ એ ચાલતા પૂતનાના ગોદમાં ગયા અને પૂતનાને કહ્યું આજથી તું મારી માં થઈ ગઈ અને હું કે હું તારો દીકરો છું પૂતનાએ બાલકૃષ્ણને કહ્યું કે બેટા તું ઘોડો છે એની આંખ કેવી છે એનો રંગ કેવો છે મને કે છે તું મારી માં અને હું તારો દીકરો કેવું બોલે છે હું કેવી દુષ્ટ છું આ બાળકને હું વિષ આપવા માટે બેટા તું ઘોડો છું તું મને મા માને છે પણ હું દુષ્ટ છું તને વિષ આપવા માટે આવ્યો લાલાએ કહ્યું કે મેં તને એકવાર માં માની છે હવે તું મને જે કહી આપે તેનો હું સ્વીકાર કરીશ મેં તને માં માની છે પૂતના બહારથી પ્રેમ બતાવે છે અંદર વિષ છે મારવા માટે આવે છે વાસનાનું વિષ અંદર હોય છે શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે તો ભગવાન વાસનાનું વિષ ખેંચી દે છે વાસનાનો વિનાશ કરવો બહુ બહુ કઠણ છે શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ વિષ ખાય તે એક વાર મરે છે આ વાસના એવું વિષ છે અનેક જન્મથી જીવને મારે છે શ્રી કૃષ્ણ સાથે જે અતિશય પ્રેમ કરે છે ભગવાન વાસના નું વિષ ખેંચી લે છે શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમમય છે જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ એનું જીવન સુધરે પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ પાપ છૂટે પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ વાસનાનો વિનાશ થાય જગતને પ્રેમ શાસ્ત્રની જરૂર છે શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થયો અને કૃષ્ણ લીલાની સમાપ્તિ પ્રભાસમાં જરા પારજી બાણ મારે ત્યારે સમાપ્તિ થાય ભાગવત ના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે શ્રી શ્રીધર સ્વામીએ ટીકામાં લખ્યું છે શ્રી કૃષ્ણને જરા પારજી નું બાણ વાગે જ નહીં જરા શબ્દ નો અર્થ થાય છે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા ભોગીને બાણ મારે શ્રી કૃષ્ણ બ્રહ્મચારી છે જેને ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એને વૃદ્ધાવસ્થા આવે છે શ્રી કૃષ્ણને જરા પારધીનું બાણ વાગે જ નહીં શ્રી કૃષ્ણ નિષ્કામ છે બ્રહ્મચારી છે સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ નથી પ્રભુએ લીલા કરી છે જરા પાર્થીને પાછળથી પસ્તાવો થયો મારી ભૂલ થઈ વંદન કરે છે ક્ષમા માગે છે ભગવાન કે છે તારું કલ્યાણ થશે મને બાણ માર્યો હું તારો ઉદ્ધાર કરું છું તને મુક્તિ મળશે પારસીની બુદ્ધિ બહુ મંદ હતી એને કઈ વિચાર નહીં તે ભગવાનને કહ્યું કે મહારાજ મને મુક્તિ આપશો તો મારા છોકરાઓનું શું થશે ઘરમાં છોકરાઓ ભૂખ્યા છે હું શિકાર કરવા માટે નીકળ્યો છું તમે મને મુક્તિ આપશો તો મારા બાળકોનું શું થશે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું કે લોકો મારા આગળ જે ભેટ રાખશે એ તારા બાળકોને મળશે તારા કુટુંબનું પોષણ હું કરીશ તમે કોઈ વખત જગન્નાથજીમાં ગયા હશો જગન્નાથજીમાં બાર મહિનામાં એક મહિનો ફીલ લોકોનો આવે છે ભગવાન આગળ જે ભેટ રાખો ને તે ઉઠાવીને લઈને કેટલાક ભીલ લોકો તો એવા ઉતાવળિયા હોય છે તમે હાથમાં રૂપિયા લઈને ઉઘાડો તો તમારા હાથમાંથી ખેંચી લેશે ભગવાન અમારા તમે જરા પારથી ના વંશના જરા પારથી નો ઉદ્ધાર કર્યો એના કુટુંબનું પણ કલ્યાણ કર્યું શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરનારો આ જગતમાં કોઈ થયો નથી મહારાજ હવે બહુ જ્ઞાનની જરૂર નથી એવી કથા કરો કે શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય શ્રી કૃષ્ણના સૌંદર્યમાં મન ફસાય ભગવાનના સૌંદર્યમાં ભગવાનના સદગુણોમાં મન જેનું ફસાય છે ભગવાન અતિ સુંદર છે ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે મહારાજ હવે બહુ જ્ઞાનની જરૂર નથી હું આપને વધારે તો શું કહું મારો જ દાખલો આપું છું પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો મેં ચાર મહિના સુધી કૃષ્ણ કથા સાંભળી મેં સંતોની સેવા કરી સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે સંત વિષય આનંદ આપતા નથી સંત ભજનાનંદ સંત ધન આપીને સુખી કરતા નથી સંત બગડેલા મનને સુધારીને સુખી મેં ચાર મહિના સુધી સત્સંગ કર્યો ચાર મહિના મેં કૃષ્ણ કથા સાંભળી મારા ઉપર ગુરુદેવની કૃપા થઈ સંતો સર્વ સમભાવ રાખે છે મારા ઉપર એમની બહુ કૃપા હતી મારામાં બે સદગુણ હતા હું બહુ જ ઓછું બોલતો હતો બહુ બોલનારો એ સંતોને ગમતો નથી એવો હતો હું સવારે બહુ વહેલો ઉઠતો મારા ગુરુદેવ ચાર વાગે ઉઠતા હતા મને નાનપણ જેવી પડી હતી રાત્રે ત્રણ વાગ્યા પછી મને ઊંઘ આવે જાગી જતો મારા ગુરુદેવ જાગે એના પહેલા હું બુહારી સવારે જે બહુ વહેલો ઉઠે એ સંતો ને બહુ ગમે જે બહુ ઓછું બોલે ને ગમે હું બહુ ગરીબ હતો ગરીબ આઈમાં એક મોટો સદગુણ હોય છે ગરીબ દિલ બને છે દરિદ્રતામાં અભિમાન મરે છે અને સંપત્તિ એ ઘણા ભાગે અભિમાન સાથે મારા ગુરુદેવને મેં કોઈ દિવસ એક પૈસો પણ આપ્યો મારી પાસે કઈ નહોતું અતિશય ગરીબ હતો મારા ગુરુદેવના સન્મુખ હાથ જોડીને ઉભો રહેતો ગુરુદેવની મારા ઉપર કૃપા ગુરુદેવે કૃપા કરીને મને આજ્ઞા કરી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ છે ત્યાં તમે છો તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી મનથી ગોકુળ વૃંદાવનમાં રહે બેટા માએ તન આપ્યું છે માને મન આપવાની શી જરૂર છે મન પ્રભુએ આપ્યું છે કોઈ માનવ તમારું મન માગતો પણ નથી મન ભગવાન માગે છે ઘરના લોકો તમારું ધન માગે છે ઘરના લોકો તન માગે છે કોઈ માનવ ને તમારા મનની જરૂર જ નથી માનવ તો એવો દુબળો છે કે પોતાના મનને પણ હાચવી શકતો નથી એ બીજાના મનને શું હાચવશે કોઈ માનવને મન આપવું નહીં વ્યવહારમાં અનેક વાર માનવ દુઃખી થાય છે હવે આ લોકોએ મારું મન ખાટું કર્યું છે પણ તે તારું મન એને આપ્યું શું કરવા દે તે મન આપ્યું તેથી એને ખાટું કર્યું મન આપવા લાયક કોઈ માનવ નથી મારા ગુરુદેવે મને કહ્યું મનથી ગોકુળ વૃંદાવનમાં રહેવા હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો તારું કલ્યાણ થશે બત્રીસ લાખ જપ કર્યા પછી મને હૃદયમાં પ્રકાશના દર્શન મને અંદર પ્રકાશ દેખાય પ્રત્યેકના હૃદયમાં પ્રકાશમય પરમાત્મા મારું બીજું પુરસ્કાર બત્રીસ લાખ નું પૂરું થયું મને બહાર પ્રકાશ દેખાય અંદર બહાર પ્રકાશમય પરમાત્માના દર્શન ચાર મહિના સુધી મેં સત્સંગ કર્યો ચાર મહિના કૃષ્ણ કથા સાંભળી હરે કૃષ્ણ મહામંત્ર નો જપ કર્યો મારું મરણ મંગલમય થયું હું ભગવાનના ધામમાં બ્રહ્માજીના ત્યાં નારદ રૂપે મારો જન્મ થયો એક વાર ફરતો ફરતો હું ગોલોક ધામમાં ગયો હતો જ્યાં ભગવાનની નિત્ય લીલા છે ઋગ્વેદમાં ગોલોક ધામનું વર્ણન આવે પ્રભુના ગોલોક હું ગયો હતો સુવર્ણ સિંહાસનમાં શ્રી રાધા કૃષ્ણ શ્રી રાધા કૃષ્ણના દર્શનમાં અતિ આનંદ થયો દર્શન કરતા કરતા Krishna, Hare Krishna, Krishna. છું આપ એવી કથા કરો કથા સાંભળનાર ને કનૈયો વાલો લાગે તમને બહુ શાંતિ મળશે તમારી કથા સાંભળનાર નું પણ જીવન સુધરશે વ્યાસ મહર્ષિએ કહ્યું છે તમે જ કથા કરો અને લખી લો કે મહારાજ આપને કોણ કથા સંભળાવે તમે સમાધિમાં બેસો સમાધિમાં જે દેખાય તે બોલો સમાધિમાં અને તે લીલા વ્યાસજીએ વર્ણન કરી છે વ્યાસજી સમાધિમાં કૃષ્ણ લીલાના દર્શન સંતરા મારા Thank you.